જેને કહી ને એનો આમ વધુ રહે નિયમ કુદરત નો નિયમ એટલે આવું પણ તમે વાતો કરવાની રકમ બણગો ભૂગો છો ઉપાય કરો ઉપાય કરો કાંઈ ફોન લઈ લાવો મોટો લાવો છે કે બોલો કઈ આમ આમ હેતુ શું ફાયદો છે મને આમ કહો આવું આવું વર્ષથી આવા મારા પ્રશ્ન પૂછે પણ તમે એમાં એની પર ગમે તો કોઈ એરિયે પાણી જશે નહીં પાણી પાણી નાખેલો હર્જ ટાઈમ બગડે તમારો તમારે મોટા માણસ ટાઈમ બગાડવો હોય તો ખોટું કહેવાય ખાતરી શું ખાતરી કે બધા <laughs> પ્રશ્ન લાવો છો કેવા છે બધા લોકો પોતે આત્માને જ જાણવાનું છે પોતે છે જ આત્મા અને આત્મા જાણવાની શક્તિ જાણવાની દુનિયાની એટલે શું મેટર મેટર મેટર મેટર દ્રવ્ય એટલે મેટર એ બધા નિયમો ભંગ કરી પોતાનું ધાર્યું કરી શકે છે કોઈ માણસ પોતાનું કાર્ય કરી શકે એવો પાક્યો કોઈ જગ્યાએ તેના આધારે લખો એક માણસ પાક્યો મને કયા પોતાનું કાર્ય કરી શકે હવે ભર મને ભર મેટરમાં ફિઝિક્સમાં પણ હમણાં એમ થઈ છે કે કોઝ એન્ડ ઇફેક્ટ પ્રમાણે નથી ચાલતું એટલે મેટરમાં ફિઝિક્સમાં એમ પણ થઈ ગયું છે કે કોઝ એન્ડ પ્રમાણે નથી ચાલતું એમ કે મેટર ની એ શક્તિ છે માણસ ની વાત વાતો નથી કરતો મેટર પોતાને ધાર્યું કરી શકે મેટર ધાર્યું હોય ને એટલે ધાર્યું એટલે એ કઈ રીતે વર્તી શકે એનો કોઈ નિયમ નથી એ નિયમ ની પાર છે એ કે છે કઈ રીતે વર્તી શકે એનો કોઈ નિયમ નથી નિયમ ની બહાર છે કાર્યકરણ સંબંધની જે કાર્ય ખોટી શરૂઆત કોઝ ઇફેક્ટ ની જે વાત છે આ એટલે નવું ફિઝિક્સ ખોટું હોય એ છે કે આ ફિઝિક્સ માં આવા આ જાતનું સંશોધન થયું છે કે કોઝ અને ઇફેક્ટ થી પણ વિશેષ કઈ થઈ શકે છે હવે એ એમની વાત છે કોઈ નથી બધી બાજુ લખે છે આ બંને શક્તિ ને ઓળખતા સારા નરતા પરિણામ આપણે જોઈએ ભારતમાં થોડા લોકોની મનની શાંતિ મળી પણ મોટા ભાગને તો ગરીબી અસહાયતા અસહાયતા અસહાયતા સહાયતા ક્રૂરતા નપુસકતા અનુભવી પૂર્વજન્મ અને કર્મ સિદ્ધાંત ને અફળ માનવાથી જ આ પરિણામ આવી કર્મ સિદ્ધાંત ફરે ફરે તેવું માને તો પરિણામ ના આવે કે સિદ્ધાંતમાં માને છે એટલે કોઈ પ્રયત્ન કરતા જ નથી તમારે તમારું આ વિજ્ઞાન કોઈ માને ને ત્યાં એ ટોળામાં બેસવું તમારું આ વિજ્ઞાન જે માને એવું ટોળું હોય પાંચ પચાસ બધી યાર શક્તિના દેશોને શક્તિની શોધથી સમૃદ્ધિ સરળતા આત્મવિશ્વાસ કયા દેખો ગયા પશ્ચિમમાં તમે જાણ્યું છે તેના પર જાણી બુક લખાવડાવશો તો આત્માદેવ વિશ્વાસ વધો છે પુરુષાર્થના ગુણો જીવનને જીવા જેવું બનાવ્યું તો કંટાળી નવી જીવી લડે ભાઈ કે છે કે સમૃદ્ધિ કોને સમજવી ને જ્યાં ઉભો દેશ માં જઈને ના નીકળ્યા ને હારું પોતાની માને વગર દેખ ને વગર ત્યાં હારું વગર કેટલા હારું કેટલા વખત ધંધો જવા મળે આજે એટલે ઓળખતા નથી એક રેકર અહીં બાર બાર મહિના બેસીએ તો રેકર કશું પામે નહીં આપણે એનો ગમે તે માણસ પામી જાય એટલે ઓળખો આ મૂર્તિઓ કોણ છે નહીં જાય પણ નહીં કારણ બધું ભરેલું છે માથા પર ઢકાવી જાય એટલે હું તમને કહું તમે જે કલાક બગાડો ને હું તો હું તો બગાડું ને પહેલેથી જાણું મેં શરૂઆતમાં બગાડ્યો થોડું ઘણું બે ટીક હોય બેસતું હોય આવ્યું કે અત્યારની મારી સંદર્ભમાં એટલું લખે છે એ માણસ છે એની ખુલાય આપે છે બીજો એક શબ્દ માણસ છે એવું જુદા નથી આવતા માસ્ટર તો ભરાતા ભરતા હતા માણસ બરાબર હવે શું કહીએ તો તમે પૂછી રહ્યો પહોંચાડો એ પણ અમને આવડે ભણવા જ ગયો બીજું ભણવા જ ગયો હતો બીજું કહેવું નથી મેં એમને કઈ પાંચ ને પાકું નહીં ગયું હોય અભ્યાસ ક્યાં શું કેવાય ભૂલ નથી એમ કહીએ માર્ગ નિરાગ નિરાગ નથી માર્ગ તીર્થંકર નો માર્ગ નિરાગ્રહ આગ્રહ બાળક સમ્યક થઈ અને આત્મજ્ઞાની પાસે રહ્યું હોય કે આખા દુનિયાની આખા બધા બહારના બધા લોકોને એ આપે ધોરણી આપે સંસ્કાર ક્યાં ખરાબી હસી રહ્યું સારું કામ કરે છે કે નહીં એની શંકા એ એવી રીતે રહે છે એ સારું છે કે નહીં એ શંકા ની વાત છે મારા માર કઈ રહે છે અને એક ગેડા હતા એસી થયા શરીરમાં ધણી ભરી ગયા આ વૈષ્ણવ એ તમે બે મહિના પર ગભરાઈને પાડી નાખ્યા તને લાગ્યું હતું કે આટલું કાકાની પાસે જેનાથી સંસાર ખારો છે આ તારા કાકા જેવા ધણી મળશે નહીં આર્ય સંસ્થા ની કમ આપો ને ધીરી છે અમીગઢ માટે એના કરતા ગાયો ગાયો માટે વાંધો નહીં સાચા છે કઈ રીતે સાચા સાચી સાચા છે તમને ખબર ના હોય એ સાહજિક લોકો મોટી મને રૂપતા હોય છે બિચારા આજે ગાય છે અમેરિકા અને ઇંગ્લેન્ડ અને આ તો મોટી ઉંમર ના સમજાય ના પણ મોટી ઉંમર ના થઈને લુચ્ચા થવું અનુભવ થાય એટલે બળતરા સખત બળતરામાં નીકળે તારે ભટ્ટીમાંથી તારે સોનું શુદ્ધ થાય એટલે આ ભટ્ટી જાય અને એ લોકો જાણશે તો બરોબર છે મનુષ્યો છે સારા લોકો અને અત્યારે બાહ્ય વિજ્ઞાન તેની પાસે છે ને થઈ નથી હવે ઉપાય તમારી પાસે ઉપાય શોધવા આવ્યો હું ઉપાય શોધતો હતો આધ્યાત્મિકતામાં કઈ ઉપાય છે નહીં હોય તો છોડી ભારત એવું પૂછવા માટે હું આવ્યો હતો હવે મને લાગે છે કે એમાં ઉપાય નથી મારી દ્રષ્ટિએ તો હવે છોડી દઈશ હા એમના એમના પોતાના પ્રશ્નો પ્રશ્નોનો તમે કહો કે મારી સમજણ બરાબર નથી એ રીતે ચર્ચા બંધ કરવી તો વાત કરે સમજે માર્ગ પર આપે જ ના એ રીતે હંડ્રેડ વગર બધે એટલે અમે તમને વિનંતી કરીએ કે આવા અંતર ના પડશે વધ્યા વગર ને વિનંતી કોઈ તો મારો નહીં મળે કોઈ વિનંતી મારો નહીં મને એમ લાગે છે કે ક્રિસ્ટ ની સમજણ બરાબર હતી હવે એમની પાસે મેળવવા પડે મને એમ લાગે છે કે ક્રાઇસ્ટ ની સમજણ બરાબર હતી એટલે હવે પછી હું એ લોકોની પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશ હા એમાં તો પ્રેમ એક જ કાયદો છે પ્રેમ નો એક જ કાયદો છે પ્રેમ નો એક જ કાયદો છે ત્યાં પણ નથી ને અહીંયા પણ નથી ત્યાં પણ નથી ને પણ નથી ત્યાં નભાવી નથી લેતા પ્રામાણિકતા છે ત્યાં નભાવી નથી લેતા નભાવી નથી લેતા કારણ કે પ્રમાણિકતા છે અહીંયા નભાવી લઈએ છીએ અપ્રમાણિક છીએ પોતાનો ડાબર જો છોડી દે ને આ કોઈ નવા કે ઈચ્છા કે તો સૈદા ને કમાલ સૈદા નો છે દાદા ક્રોધી માણસ પહેલો બળે પોતે બળે અને પછી જોડાવાળા નહીં પણ હગાવી દે ક્રોધ ત્યાંથી થાય છે કારણ પણ લઈને જેટલું દેખાતું નથી એટલે ક્રોધ કરીને જયારે દેખાતું બંધ થઈ જાય ત્યારે ક્રોધ કરે ક્રોધ એટલે અથડામાં વાંકડો બીજ જોડે અથડાય એમાં ક્રોધમાં ફેર નથી આગળો માણસ બીજ જોડે અથડાય અને માણસ ક્રોધ કરે તેમાં ફેર ક્રોધ એ અંધત્વ નિશાની આગળ નહીં દેખાયું જ્યાં સુધી દેખાય તો ક્રોધ કરે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તાપી નહીં પણ ક્રોધ ના જ્યાં દેખાય નહીં ત્યાં થવું ગયું અથડા ભયંકર નિર્ભરતા કઈ ક્રોધ માર મારેલો ભયંકર નિર્ભરતા ઓછો કરવાનો શું રસ્તો સ્વભાવ બદલવાનો શું રસ્તો સ્વભાવ કેવી રીતે બદલાય રસ્તો બતાડવા સ્વભાવ થી આપડે એવું છે ને કે ચાક કરવું હોય કે એનો સ્વભાવ બદલે નહીં આપણે એના સીધા સ્વભાવ એના બદલી જાય આપણે એને બદલીએ ને એની પાછળ પડીએ તો પડીએ કે એનો સ્વભાવ ફરે આપણે ભરવું પડે આપણે ભરવું પડે છે આપણે ભરીએ બધું આપણે ધારણા પ્રમાણે કામ સફળ થઈ જાય મન છે મન ગ્રંથિઓ બનેલું છે કેટલી બધી ગ્રંથિઓ ભેગી થઈને ગ્રંથિ એક એક ગ્રંથિ એક એક જાતના એક જ વિચારને અનુમોદના આપે એવી એક ગ્રંથિ હોય બીજી ગ્રંથિ બીજા વિચારને અનુમોદના આપે એવી ગ્રંથિ હોય ઘણી વિચારો નીકળ્યા કરે ખરેખર વિચાર નીકળતા નથી પણ ગ્રંથિઓ ફૂટે છે કે પરમાણુ રહે છે તેની નહીં તેની નહીં અંતસ્કરમાંથી અહંકાર રીતરે છે રીતરે વિતરે અહંકાર એ પરમાણુ માં વિતરે ત્યારે વિચાર કહેવાય નહીં તો વિચાર કહેવાય તમે પરમાણુ વિચરતા નથી એટલે વિચાર ના કહેવાય તમારી નિર્વિચાર ભૂમિકા અને પેલો વિતરે એટલે વિચાર કહેવાય વિતરે એટલે યોનીમાં બીજ પડે અને આવતા પ્રભુ કરવો બને પ્રશ્ન વિચાર શું છે વિચાર શું છે એ પ્રશ્ન છે ને મનમાં જે પરમાણુ બધા ભૂતે એની તો વિશે તો વિચાર કેવાય ના વિશે તો ઉડી જાય એમ તો વિચારનું ગુજરું એનું નામ <laughs> મનમાં બીજી કોઈ વસ્તુ નથી વિચાર સિવાય કોઈ વસ્તુ મનમાં નથી મનની ગ્રંથિઓ છૂટી એનું નામ નિર્ગત થઈ ગયો છે નિર્ગંધ મનમાં હોય તે તૂટે એટલે વિચાર આવે વિચાર ત્યારે વિચાર આવે કે વિચાર ક્યારે આવે પરમાણુ હા એના અહંકાર વાંચી બુદ્ધિ વાંચી શકે અહંકાર બુદ્ધિ ત્યાં આ ફૂટ્યું ગયા આવતાના ભાવ કે આમાં ફૂટે એટલે વાંચી શકે તરત પછી વિતરે વિતરી રીતે તન્માયા થાય એ વાંચી શકે છે એટલે માણસ તન્માયાકાર થાય ત્યારે વિચાર આવે વિચાર તન્માયાકાર સિવાય વિચાર ના આવે વિચરે તો જ વિચાર કહેવાય વિતરે નહીં વિચાર એટલે વિચરે એટલે તન્માયાકાર ને હા એટલે તમે જ્ઞાતા દસતા રહ્યા પણ એના એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ એ બરોબર છે ને વિચાર તો આવે પણ વિચાર શું આવે છે જોઈએ ને જાણીએ એવું થયું ને મન ફૂટે નહીં નાતા રસ્તા કેટલાક વિચાર અને કેટલાક વિચાર આવે છે એ ગયા વિચાર છે કીધું કે એમને પૂછે છે તે આપણે વિચારતા નથી એ વિચાર થાય એ વિચાર ચાલે સમજાય કર્મની નિજરામાં ક્ષેત્ર શું ભાવ ઘટે છે ક્ષેત્ર કર્મના કર્મની નિજરામાં નિજરામાં ક્ષેત્ર પેજ એ શું ભાગ ભજવે છે કર્યા હતા તમે તો દાદા આપણે અહીંયા બધા ભેગા થયેલા આ ક્ષેત્રમાં ભેગા થયેલા અત્યારે નિર્જરા કરીશું એમ પૂછે છે કે અત્યારે નિજરા થઈ રહી છે તો આ ક્ષેત્રમાં ભેગા થયેલા આ ક્ષેત્રમાં પહેલા ભેગા થયેલા અત્યારે નિજરા થઈ રહી છે ભેગું થયેલું કેવી રીતે ભેગું થયેલું આપે કહ્યું ને ભેગા થયેલું હોય તો જ પછી એ પ્રમાણે નિર્દય થાય આપડે તો ક્ષેત્ર જેવું થયું એટલે નિર્જા થઈ જાય હવે આ નિર્જા જુદી છે અને કર્મ બીજા કર્મ ની નિર્જા જુદી છે દરેક ને કર્મ પેણે જાય દરેક અંદર ચોંકણી વાગે તે ક્ષેત્ર ના આધારે ચોંકણી અને ભાવ કરવા કરેલા તે કરવા ભાવ ઉત્પન્ન થાય ત્યાં આગળ પછી નીકળી જાય ભાવના આધારે ક્ષેત્ર ભેગું થાય છે ભાવના આધારે ક્ષેત્ર ભેગું થાય છે એવું કોઈને કહેતા તે રફ મારે ભાવ રફ મારે મારા લીધે તો ક્ષેત્ર કોઈ રોફ મારી શકાય એવું નથી ભગવાન રોફ ના મારે ગુરુ ગુરુ સાથે કોના આધારે ક્ષેત્ર ભેગું થાય મારી જાય તે વગેરે બરોબર દાદા કોઈ વખત એવું બને છે કે ધરતીકંપ થવાનો હોય કે એવું થવાનું હોય તો ઘણા પક્ષીઓને ઘણા પશુઓને એની ખબર અગાઉથી પડી જાય છે એ એ શું છે એ લોકો આશ્રિત છે એટલે એમને ખબર પડે આશ્રિત ને ખબર પડે નિરાશ્રિત ને ખબર ના પડે આશ્રિત ને શું થશે એ ખબર પડી જાય નિરાશ્રિતો એને ખબર ના પડે નિરાશ્રી તો અહીંયા આગળ હસબન્ડ ડુંગળી મૂકી રાખી ને અહીં હા એને એવી એવી સંજ્ઞા હોય છે ને કૂતરા ઇન્દ્રિયો ના હોય આ તો બુદ્ધિ ઇન્દ્રિયો બધા માનુષ વિચાર ઇન્દ્રિયો કરે ગરજાનો ડુંગળી વચ્ચે ખબર ના પડે એ બુઠ્ઠી પણ બુદ્ધિ છે ને એને બુદ્ધિ છે ને બુદ્ધિ એની પાસે બુદ્ધિ લઈને થયું આમ ગયું આમ ગયું દાળ કરી ગઈ ગઈ આણી ગઈ ગઈ આ કેટલાક ને તો આ વાંધા ની ખાડી આવે ને તે ખબર જ નહીં પડતી કારણ કે શું ચડી ગયું ને તદ્દન એટલે હું તો દુઃખ થયું હોય કે હવે પીડા ઓછી થઈ ગઈ આ ગઈ ગઈ એટલે પછી રહી પ્રણીમ ડુંગળી ના હવે બટાકા ના ખાતો હોય ને ત્યારે બટાકા પડ્યા પડ્યા કરે બધા આપનું દાદાજી વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય તો તુરંત પ્રતિક્રમણ કરી નાખવાનું આપે સૂચન કર્યું છે પણ જો નિજ સ્વભાવમાંથી પ્રભાવ કે માં ખેંચાઈ જવાય કે તેમાં જ સમયકાર થઈ જવાય તો શું કરવું પ્રભાવ કે પરદ્રવ્યમાં સન્માયકાર થવું એ શુદ્ધાત્માનું અતિક્રમણ થયું કહેવાય કૃપા કરીને સમજાવશો આશર વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય તો તુરંત પ્રતિમણ કરી નાખવાનું આપણે સૂચન કર્યું છે પણ એ સૂચન કર્યું તે પ્રમાણે અમલ કરવું આપણે પણ પછી શું લખે છે નિર સ્વભાવમાંથી પરભાવ પરભાવમાં જો કરી અમારી આજ્ઞા પાડે તે માણસ પરભાવમાં જઈ શકે નહીં અમારી જે આજ્ઞા પ્રભાવમાં જઈ શકે નહીં એને જવું હોય તો નહીં જવાય માટે આજ્ઞા પાડે બંધ કરી દો પ્રભાવમાં જવું હોય તો પરભામાં જવું હોય તો આજ્ઞા પાડવાની બંધ એટલે પરભામાં જવાય જ નહીં પરધ્રવ્યમાં ખેંચાય જ નહીં આસર સમજાયું કે તમને ક્યાં ગયા એટલે બધું ગભરાશો નહીં ગઈ એમાં તન્માયકાર થાય તો પરભાવમાં એ પરધ્રવ્યમાં નથી આજ્ઞા પાડે તો આ નથી ને આ છે તો આજ્ઞા પાડે એટલું બધું વૈજ્ઞાનિક આતો એક જ માણસ આખા વિજ્ઞાન આખું પૂરું કરી લે ને તો આખું બ્રહ્માંડ ને પરધવ્ય ને પરભાવ નો જો આજ્ઞા પાડો છો તો પરભાવ ને પરધવ્ય ની ભડક રાખજો નહી એ જો ભડક રહી હોત ને તો આ મારાથી કહેવાત જ નહીં મેં તમને મોક્ષ આપ્યો છે શું કહ્યું ભળક નથી માટે તમારે કોઈ ભડકાટ રાખવાનો નહીં પોતે જાણું છું કે જાગૃતિ ઓછી હલકાનું પાલન ઓછું થાય છે એ કે છે કે આ આ વિચાર આવ્યો એટલે મારી જાગૃતિ ઓછી અને આજ્ઞાનું પાલન ઓછું થાય છે એવો અર્થ થયો આ સમજણ નો ખુલાસો પડેલો નહીં ને એટલે આવું થાય સમજણ નો ખુલાસો થઈ ગયો ભાઈ ના થાય પરભાવમાં ચાલુ જવાય છે એટલે આજ્ઞામાં નથી રહેવાતું એમ કેવાય પણ ભાવ વસ્તુ જુદી છે બીજું જાય છે બીજું જાય છે પ્રભાવ હતો ને પ્રભાવ અને એટલે આ આજ્ઞા પાડે છે ને કશું આ ભય પામવાની કોઈ કારણ નથી ફક્ત અંદર ઘૂસી ગયું હોય તેને પણ આપણે જાણીએ છીએ નહીં જાણતા હે એનો ટાઈમ થાય એટલે શું થઈ જાય શું એ કર્મી નિર્જા થયા ગયા વાંધા જેવું નથી તો કર્મ બંધાય ચાર્જ થાય અને ચાર્જ થાય એટલે ચિંતા શરૂ થઈ જાય ચિંતા થાય એટલે ભડકવાનું દુનિયા વર્ષ સંસાર મંડાયો કરી આપે એવું વિજ્ઞાન એમાં પરદ્રવ્ય ને પરભવ છે જ નહીં જો હોત તો એ હાલે જ નહીં આખું જગત પરભવ નો છે આખું જગત બાવો બાવડી એમનું કહેવાનું એમ છે કે મને આવું લાગે છે એટલે મારી જાગૃતિ ઓછી હું જાગૃતિ ઓછી નહીં પૂછ્યું નથી એવું છે ને આ માર્ગ ના અનાદિ ના અનભ્યાસ માર્ગ આ તરફ પૂછવું તો પડે ને મને ખરેખર તાવ ચડ્યો છે કે કોઈ ગરમી બેસી ગઈ છે એટલે અમે કઈ કોઈ તાવ નથી ગરમી બેસી ગઈ શું એટલે પૂછવું તો પડે એ અજાગૃતિ નથી સ્વભાવમાં પ્રેમળતા જોઈએ એ નિષ્પક્ષ કહેવાય એટલે નિજ સ્વભાવ માં સ્થિરતા નથી રહેતી એનો અર્થ એટલા માટે કે આજ્ઞા પાલન નથી થતી એટલી કચાશ છે એટલા માટે જાગૃતિ કરી ત્યાં આગળ વપરાઈ જાય ઘણી કરી એટલે આ જહેર મંદ પડે અને એ તો ફાઇલ નો નિકાલ કરવા માટે જવું જ પડશે ને અત્યારે ટાઈમ ટેબલ કરવો જયારે ફાઇલ વગરની જગ્યા થશે ત્યારે મજા આવે અને ખાલી થવા મળી એટલે ખાલી થવાની સાયલો સાયલો ખાલી થઈ જાય દસ પંદર વર્ષે અસર વર્ષે પછી સાયલો રહેતી જ નથી કામ કરી લેવા વગર મહેનત નું છે એટલે શું દાદા મુશ્કેલી પડે જ્ઞાન તો અમને લીધું પણ એક તમારે લેવું છે ના તો તમે લઈને ટકવાનું શું ટકના આગળ ટકશે લે એ બે ત્રણ વખત લીધું છે આ પુનર્જન્મ અને કર્મની થિયરી એ સમજવાની એ સંપૂર્ણ ના પાડે છે હવે જ્યાં સુધી સમજે નહીં કર્મની થિયરી કર્મની થિયરી છે અને પુનર્જન્મ છે એ વાત જ્યાં સુધી સમજાય નહીં અને એ સમજવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી આ દાદાનું વિજ્ઞાન અને દાદાનું જ્ઞાન કેવી રીતે બેસવાનું એમ છે હવે એ સમજવાની ના જ પાડે છે ચોખ્ખી કોઈ સંજોગોમાં હું આ વાત સમજવાનો નથી એમ જ કે છે હા એટલે પછી આ પ્રશ્ન ઉભો થતો તમારી છૂટી પછી કલાક કરી માથાપુર છૂટી એમની જ એમને શું જવાનું હા બરોબર તું શા મારતો આવે એવું કે પુનર્જન છે તે રીધા ભેગો થયો ને તો મારા પાસે આવું દુઃખ છે બરોબર એવું કે એવું ઘરના પૂછે ને તોય ખબર પડે ઘરના કયા તમારો સવાલ નહીં બરાબર આપણો સવાલ બરોબર સમજાયો નહીં કે છે યાર પૂછીએ કે આપડે બધા શા આધારે છીએ પૂરો ભાવ ને લઈએ ત્યાં ત્યાં કઈ અમે કઈ ઊંધા કરે છે તું ભેગો થયો અમને આ બધાને દુઃખ પડે એ બધા લોકો એમ જ માને છે માને ખોટી વાત તો નથી ને પણ એ પોતે નથી માનતા ને બીજા બધા માને બરાબર છે પણ હું નથી માનતો કે છે નથી માનતા એ મારો તો પૂર્વ જન્મ છે કે નહીં અથવા તો કર્મ છે કે નહીં એમાં પણ રસ નથી મારો રસ તો આ જે પરિસ્થિતિ અત્યારના મારા જીવનની ને મારી આજુબાજુના જીવનની એ બદલી શકાય એમાં રસ છે એનું કારણ એટલે કોઝ ઇફેક્ટ કાર્ય કારણ સંબંધ જાણવામાં મારો જરાય રસ એ સાચું હોય કે ખોટું હોય કાર્ય કારણ જાણવામાં મને જરાય રસ નથી ઇફેક્ટ ને કોઝ ની વાત સમજવા મને જરાય અસર મને તો નથી તેથી ઘરવાળાને કેવું ને ઘરવાળાને કહ્યું કે તેના આધારે કહે એટલું પૂછ્યું હતું તમારે તો કઈ ભેગો થયો કે અમારા ફૂટલા તેથી હતું ભેગો <laughs> પણ કર્મ થિયરી એ લોકો માને છે પોતે ક્યાં માને છે ના માને છે કે દાડો હા પછી દાડો ભરે ને અત્યારે બધા કે રાત છે એ દાડો છે આપણે કે દાડો ભરે ને એ તો કે છે કે આ જે પરિસ્થિતિ છે ચાલુ આ આટલી બધી ગરીબી છે આટલું બધું માણસો દુઃખ છે એનો ઉપાય શું એ બતાવો બીજી વાતમાં એમને રસ નથી હા એ જ્યાં સુધી પેલું સમજી ત્યાં સુધી ઉપાય જ નથી એની વાત હા અજંપાની આગમાં ક્યાં સુધી બેસી રહેવું દાદા એમ કે છે કઈ પ્રશ્ન હોય તો પૂછો જંપાની આગમાં ક્યાં સુધી પ્યાલા જેટલી મિલકત છે મિલકત તો ગણીએ છીએ પણ આ પ્યાલા તૂટ્યા એટલી કોર્ટ ગઈ નતા એટલે પણ કોને જોયા કે નોકર હતું ને જોયા જ હતા નોકર ગરીબ માણસ એટલે ચડી કાઢે હમણાં બૈસાઈ ચોડ્યા હતો કઈ જોયે છે એને ટટકાવે કોઈ વખત દાદા પછી જોયું જાય લાગ લાભ તો કોઈ આપે કહ્યું છે કે કોઈ બૈરાઓ તો કઈ પણ વસ્તુ કટુ વચન સાંભળવું એ લખી રાખે છાતીએ લખી રાખે મારે કહે હા બહુ નોંધ રાખે

નીચે કયા છે તે છ પદ ને સમ્યક દર્શન ના નિવાસ ના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે જે જ્ઞાની પુરુષો શુદ્ધાત્મા ને પામેલા છે એ લોકો આ છ પદ ને સમ્યક દર્શન પ્રાપ્તિ માટેનું સાધન ગણેલું છે તમે શોધા કરો છો ને દાદાનું મળે ગયું સર પ્રથમ પદ આત્મા છે એનું અસ્તિત્વ છે કે આત્મા છે જેમ ઘટ પદાર્થી પદાર્થો છે તેમ આત્મા પણ અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પદાર્થી પદાર્થો હોવાનું પ્રમાણ છે તેમ સફળ પ્રકાશ છે કેવી એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યેક ગુણ જેના વિશે જેવો આત્મા હોવાનું પ્રમાણ છે પ્રમાણ છે આપના કબૂલ કરી શકાય એવો જેમાં હવા દેખાતી નથી છતાં નાનો છોકરો સમજે કે હવા નથી આવતી દેખાતી નહીં છતાં આવતી જતી નથી એવી બોલે છે કારણ કે અનુભવ થી પોતે બોલે છે આમથી પવન આવે ઠંડુ લાગ્યું એટલે તરફથી હવા ટાળી આવી આમથી પવન આવે ગરમ લાગ્યું સમજે છે એ રીતે આત્મા પણ છે કે તેના એના ગુણધર્મ ને સમજે થોડું ઘણું પણ એ અનુભવ થી સમજાય ને આત્મા છે એ વાત અનુભવ થી સમજાય ને જેમાં એવા અનુભવ ને હવાનો અનુભવ રહે છે તો સમજાય છે એવા અનુભવ ને પ્રત્યક્ષ અનુભવ ને હા એટલે કઈ રીતનું આત્મા છે કેવી રીતે સમજાય વિચક્ષણતાથી વિચારે તારે સમજાય કે આ શું કારણ છે આ કઈ કોઈ નવી કોઈ શક્તિ દખલ છે તે શું તેથી આત્મા જડ્યો નથી અત્યાર આ લોકો આખું બધે ભટક ભટક કર્યા કરો આમાં ઘણું પુસ્તકમાં લખ્યું પણ જડે કરે નહીં કરે છે આત્મા છે ગટપદારી છે અને શંકા નો કરનારે પોતે શું કરું એ જ આશ્ચર્ય આત્મા હશે નહીં હોય એવું શંકા નો કરનારે પણ પોતે <laughs> બીજું પદ આત્મા નિત્ય છે ઘટભદ આદિ પદાર્થ અમુક કાળવર્તી છે આત્મા ત્રિકાળવર્તી છે ઘટપદ આદિ સહયોગી કરી પદાર્થ છે આત્મા સ્વભાવે કરી પદાર્થ કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ એક થતા નથી કોઈ પણ સહયોગી દ્રવ્ય ચેતન સત્તા પ્રગટ થવાય નથી માટે અનુત્પન્ન છે અસહયોગી હોવાથી અવિનાશી છે જેમ કે જેની કોઈ સંયોગની ઉત્પત્તિ ન હોય તેને કોઈને વિશે લય પણ હોય સંજોગો હોય સંજોગો ભેગું થયેલી વસ્તુ એ યોગો થાય ત્યાં છૂટી પડી જાય નાશ થઈ જાય પછી આત્મા નિત્ય છે એટલે એ અનિત્ય નથી સનાતન છે હા શા માટે કે છે કે તું એકવાર આ જ્ઞાન આવું કે છે કે આવો છે આત્મા એ માની પછી તું આગળ જઈશ તો મેં કોઈ થોડો કઈક અનુભવમાં કઈક સમજાતું જશે આ જાણ્યા પછી એનો અર્થ એ થયો કે પેલા માની લે માને માની લે માની લે કારણ કે આ બીજો ઉપાય નહીં પોતે બીજું પદ આત્મા કરતા છે સર્વ પદાર્થ ક્રિયા સંપન્ન છે કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત સર્વ પદાર્થ લેવામાં આવે આત્મા પણ ક્રિયા સંપન્ન છે ક્રિયા સંપન્ન જે માટે કરતા છે તે કરતા પણ તેવી સ્થિતિને વિશે આ કરતા છે એ જો કદી ચોથા આમ લખેલું હોત ને તો સારું હતું પણ પાંચમા આમ કરતા લખ્યો હોત તો બહુ સારું પડે આ કાળના જીવો એવા છે કે જે કહ્યું એ સાહેબ કાયમ માટે સાપેક્ષ નિપેક્ષ ભૂલી ગયા જે કહ્યું એ કાયમ માટે કરતા રે કરતા આત્મા જેવી વસ્તુ જ જાણતા નથી આ જેને મિકેનિકલ આત્મા કે છે તેને જ આત્મા કે એને સ્થિર કરવા માંગે છે સ્થિર છે જે સ્વભાવ છે અને સ્થિર કરીને ત્યારે તારે સ્થિર જ છે મિકેનિકલ આત્મા સ્થિર જ છે ચંચળ જ છે એને સ્થિર ક્યાંય ખ્યાલ નહીં હોવાથી માર કાકા કરે છે આત્મા ક્યારેય પ્રાપ્ત ન થાય એ વસ્તુ કરતા છે માટે ભોગતા છે કે ખરી રીતે કરતા નથી ભોગતા નથી પછી આમાં ગેરસમજણ ઉભી થાય ને આગળ કે છે દાદા દાદા આગળ સમજાવે છે સમજાવ્યું છે આગળ સમજાવે છે કરતા પણ હું વિવિધ ત્રણ જાતની હું કરતા પણ હું ભગવાન સમજાય વિવેચન કર્યું છે પરમાર્થ થી જોવા જાય તો સ્વભાવ પરણે તે નિર્દય સ્વરૂપ નો કરતા પરમાર્થ થી બીજી કોઈ ચીજ નો એ કરતા નથી પરમાર્થ છે નિર્દય સ્વરૂપ નો કરતા છે એમ કે છે બસ પોતે પોતાના સ્વભાવનો સ્વરૂપનો સ્વભાવનો એટલે એ જ્ઞાતા દ્રષ્ટાનો કરતા છે એ જ ભાવ પરમાર્થ સ્વભાવ પરિણી છીએ સ્વભાવ પરિણામ નિધ સ્વપ્નો કરતા સ્વભાવ પરિણામ એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ નિધ સ્વરૂપ કરતા એટલે શું કહ્યું કે જેને પરમાર્થ સ્વભાવ પરિણીતિ ઉત્પન્ન થયેલી હોય અને ભાવ ભાવ કર ઉડી ગયા હોય કે એને છે તે કરતા છે નહીં અનુભવ થાય અનુકૂળ વ્યવહારથી વ્યવહારથી ત્યાં